એ આવો આવો મારા નાના મોટા બાળકો મારા નાના મોટા ટાબરિયાઓ આવી ગયા છે વાર્તા સાંભળવા ભાઈ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ચંદ્ર વાર્તા સાંભળે છે રાજકોટમાં બેઠા બેઠા અને એની સાથે એની બેન નીલમ પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો અને આમ દૂર દૂર દ્વારકામાં બેઠા બેઠા હરીશભાઈ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો ગીજુભાઈ બધેકાની વાર્તા છે મુછાળી માની વાર્તા અને વાર્તાનું નામ છે ભણેલો ભટ્ટ એક હતા ભટ્ટજી કાશીએથી નવા સવા ભણી ગણીને આવેલા હોય તો ચાર વેદ અને છ શાસ્ત્રો ભણેલા ભટ્ટજી તો એક દિવસ એક ગામડામાં કથા વાંચવા ગયા કથા વાંચે ને હા તે ભટજી એક દિવસ એક ગામડામાં કથા વાંચવા ગયા બધા લોકો કે ભટજી કથા તો ભલે વાંચો પણ આપણે એમના પારખા તો લેવા જોઈએ ભટજીના કે ભટજીને કેવું જાણે છે અને કેવું આવડે છે એટલે ભટજીને સૌએ પૂછ્યું એ ભટજી અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો ને ન આપો તો પુસ્તક પોથીના પાના મૂકીને ચાલ્યા જાઓ અહીંથી ભટ્ટ કે પૂછો ત્યારે એક માણસે પૂછ્યું ભટ્ટજી તુંબા તુંબા એટલે શું <laughs> ભટ્ટજી તો ભારે વિચારમાં પડી ગયા હો પોથીના પાના જોઈ વડા પણ ક્યાંય તુંબા તુંબા જડે નહીં ઓલું પાનું ફેરવે ને પેલું ફાનું ફેરવે પેલું ફાનું ફેરવે ને આ પાનું ફેરવે પણ ક્યાંય તુંબા તુંબા જડે નહીં ભટજી તો ભારે મૂંઝાયા અને માથું ખંજવાડવા લાગ્યા એક ગામડિયો કે ભટજી ઈ તમારાથી અમારો સવાલનો ઉત્તર નહીં અપાય તમારા જેવા તો ઘણા આવી ગયા પણ કોઈએ હજી સુધી ઉત્તર આપ્યો નથી લ્યો હવે આ પુસ્તકના પાના ને પોથીઓ બધું અમને સોંપી દો ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું ઓ ભાઈ બિચારા વિલે મોઢે ઘેર પાછા આવ્યા એને એક ભાઈ હતો બહુ જાજુ ભણેલો ગણેલો નહીં પણ કોઠા વિદ્યાવાળો ખરો હો આ હરીશભાઈ જેવો બહુ ડાયો અને ખબર પડે કાંઈ સમજણ એવી એને બધી વાતની ખબર પડી એટલે કે ભાઈ એવા અજડતા ગામમાં તમારું કામ નહીં ત્યાં તો અમારા જેવા જોઈએ એનું માથું ભાંગે એવા આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં જઈને મલ્લની જેમ કછોટો માર્યો અને માથે ટકો મુંડો કરાવ્યો મુંડા ઉપર પછી ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું ગામના માણસો તો ભટજીને દેખીને રાજી રાજી થઈ ગયા એ કે આ ભટજી લાગે છે ભટજી જેવા આવા હોય તો કંઈક બે અક્ષર જાણવાનું એ મળે પણ બધા કે એલા ભાઈ પારખા તો લેવા જ જોશે એમને એમ કઈ કથા વાંચવા નહીં બેસારાય એક જણ કે ભટજી પધારો ભટજી પધારો એક ભટ્ટ પુસ્તક પાના મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો આ તમારી તે હમણાં ખબર પડશે બધાને ભટ્ટજી કે એ ભટ્ટ નોખા ને આ ભટ્ટ નોખા અમે તો કહેવાઈએ ભાગડ આ માથે ટીલું કર્યું છે અને આ કછોટો માર્યો છે એ તો જુઓ ગામનો પટેલ કે ત્યારે જવાબ આપો જોઈએ તુંબા તુંબા એટલે શું ભટ્ટ કે ભાઈ ભૂલ્યા તમે તમને પૂરો સવાલ ક્યાં પૂછતા આવડે છે પહેલા તો હોય ખેડમ ખેડા પછી વાવમ વાવા પછી ઉગમ ઉગા પછી વેલમ વેલા પછી ફૂલમ ફૂલા ને પછી તુંબા તુંબા બધા કે એલા ભટ્ટજી સાચા હો મારું બરાબર કળી ગયા ઓઈલા ભટ્ટને આવડે નહીં બોરના ડીટા સુધીનું ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા ભટ્ટજીને તો આખા ગામે વખાણ્યા હો બધા કે ભટ ભારે ભટ ભટ ભારે ભટ ભારે ભટ્ટ કઈ જાણકાર બધું જાણે ભટ્ટને તો ગામ આખા જમાડ્યા પોથી પુસ્તક પાછા આપ્યા ને સારું એવું ઈનામ આપીને વિદાય કર્યા ઓ ભાઈ તો ભાઈ આવા હતા આ ભટ્ટજી અને એની વાર્તા તમને બધાને મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો